એ પોતાના રૂટીન કાર્યમાં એ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કે વિધિ અને નિષેધની જે પાલન કરે શાસ્ત્ર પ્રમાણે જે કહેલું હોય અને ન કરવાનું હોય એનું પાલન કરે એ ધર્મમાં આવી જાય અર્થ કે ધન સંપત્તિ માટે જે પ્રયત્ન કરે છે કે રોજે ઓફિસ જાય ને પોતાનું બધી વ્યવસ્થા કરે તો એ અર્થના સેટિંગમાં આવી જાય પછી કામ છે એટલે આંખ ત્વચા કે ઇન્દ્રિય દ્વારા આપણે જે દરેક દુનિયાની વસ્તુને આપણે જે ભોગવીએ તો એ બધું કામના અર્થમાં આવી જાય છે એ જન્મ મરણના ફેરા માટે જે મનુષ્ય પ્રયત્ન કરે એમના જન્મ મરણના ફેરામાં થવા પ્રયત્નશીલ રહે તો એ સામાન્ય મનુષ્ય માટે મોક્ષના અંતર આવી જાય છે પુષ્ટિ ભક્તિ જીવની વાત કરીએ તો પુષ્ટિ ભક્તિ જીવ માટે ધર્મ કામ અને મોક્ષ એ ચાર વસ્તુ એ ફક્ત એમના માટે એમનો ધર્મ કહીએ અર્થ કહીએ કામ કહીએ કે મોક્ષ કહીએ પ્રભુની પ્રાપ્તિ અને પ્રભુના થઈને રહેવું એ જ એમના માટે પુરુષાર્થ કહેવાય છે હવે આગળ આપણે જોઈએ પુષ્ટિજીવ કેવો હોવો જોઈએ તો પુષ્ટિજીવ ને ન તો મોક્ષ કામના હોય ન તો એને સ્વર્ગ ની કામના હોય એમનું મન ફક્ત ઠાકોરજી ની સેવામાં ધ્યાન અને પ્રભુના થઈને રહેવાની જ ઈચ્છા હોય એ પુષ્ટિજીવ એટલે પુસ્તકથી જ બધું સુખ કૃષ્ણની સેવા મળવી એ એનું સુખ અને કૃષ્ણની સેવાથી વંચિત રહે તો એ એનું દુઃખ મનુષ્ય સુખ આપણે જોવા જઈએ તો ધન પતિ વૈભવ એ બધું એમના સામાન્ય માણસ નું સુખ આવી જાય અને પુષ્ટિજીવ નું સુખ જોવા જઈએ તો ભગવત સેવા અને ભગવત પ્રાપ્તિ એ પુષ્ટિજીવ નું સુખ આવી જાય અને એટલે પ્રભુના સુખમાં સુખ અને પ્રભુની સેવા ન મળવામાં દુઃખ એ આઈડિયલ પર આવી અને તે જેવી રીતે લાસ્ટ ક્લાસ માં તમે કીધું કૃષ્ણ સદામાનો પ્રસન્ન થતો અને તમે પ્રેરણ દાખલા આપ્યા એવા કે સુખ ના ઘણા એવા સેવકો હતા કે તેમણે પોતાના દરેક ભાવથી એમને અને ભગવત સેવા કે ભગવાનની પ્રાપ્તિમાં રસ હતો નહીં કે ધન સંપત્તિમાં કે એના માટે પ્રયત્નશીલ રહ્યા છે હવે મહાપ્રભુજીના મતે કુસ્તીજીનો પુરુષાર્થ કેવો હોવો જોઈએ તમે લાસ્ટ ટાઈમ એ આખો બોલી કરું હા કરો અચ્છા તો એમાં એવું હતું કે ભાવેણ દાસ્યમ ઇતિ ધર્મ અર્થો હરિરે વહી કામો હરિદિદ્રક્ષૈવ ત્યારે દરેક ફર્સ્ટ સેન્ટેન્સનો અર્થ એમ થાય છે કે પુષ્ટિ માર્ગમાં કૃષ્ણના દાસ હોવું કે હરિના દાસ હોવું એ જ ધર્મ છે ધન અર્થો હિ અર્થ હરી વહી એનો અર્થ છે ધન સંપત્તિ કૃષ્ણ પોતે જ છે અને કામો હરી શૈવ એટલે પુષ્ટિ માર્ગમાં કામના એ કૃષ્ણનું દર્શન અને કૃષ્ણની સેવા કરવી એ જ એક કામના છે મોક્ષ કૃષ્ણ ધ્રુવમ એટલે કૃષ્ણ ના થઈને રહેવું એટલે કૃષ્ણ નાશ થઈને રહેવું એ પુષ્ટિ માર્ગીય માટે મોક્ષ છે કે કૃષ્ણ ના થઈને જ રહેવું લાસ્ટ સમજાવ્યો બસ એટલું આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું બરોબર અને તમે ઓલી હા વ્યાખ્યા બોલો બોલું હા બોલો તો મેં એવી રીતે પ્રિપેર કરી છે કે સાધન અને ફલ ના નિર્ણાયક એવા ભગવાન શ્રી કૃષ્ણની સ્નેહરૂપી કૃપા થકી ભગવત સેવા અને ભગવત ભક્તિ નો માર્ગ એ પુષ્ટિ હમ ઈમે ડેફિનેશન બતાવે બ્રિજેશભાઈ હા એક મિનિટ આપ હા તમારી બોલો આજે પ્રભુની વિશેષ કૃપા એમના ઉપર હોય એવા જીવો દ્વારા આલોક પરલોક સાધન અને ફળની આશા વિના પોતાના દરેક પુરુષાર્થને પ્રભુની સેવામાં ગણે ભક્તિ માર્ગ કહીશું બરોબર છે મનીષાબેન જોઈન થયા છે હા થઈ છે હા તમે બોલો શિષ્ય ભક્તિના પ્રભુની કૃપાનો માર્ગ એ કૃષિ માર્ગ કૃપા મેળવેલા કૃષિજીવ માટે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ એના ઠાકોરજી છે અને એ પોતાના બધા તો પ્રભુની સેવામાં તત્પર રહે છે અને એમાં જ સુખ અનુભવે છે એને આપણે કૃષિ ભક્તિ માટે બરોબર છે હિનાબેન જોઈન થયા છે સારું ચલો તો બરોબર છે બધાની ડેફિનેશન એટલે બેઝિકલી મેં આ લખવા માટે એટલા માટે કીધું હતું કે તમને લોકોને આવીને કોઈ એવી રીતે પૂછે કે પુષ્ટિ ભક્તિ માર્ગ શું છે કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય શું છે તો તમે કોઈ અજાણ્યા માણસને આ વાત કેવી રીતે એક્સપ્લેન કરી શકો કે પુષ્ટિ ભક્તિ માર્ગ શું છે એ દ્રષ્ટિથી તમારે આને લખવાનું હતું કે પુષ્ટિ ભક્તિ માર્ગને તમે ઇન્ટ્રોડ્યુસ કેવી રીતે કરશો એક એવા માણસને જેને કોઈ જાતનું નોલેજ નથી તો એવા વ્યક્તિ માટે એટલે કેવલ એક તમને કોઈ આવીને પૂછે એવી રીતે કે પુષ્ટિ ભક્તિમાં શું છે કે તમે લોકો શું કરી રહ્યા છો આ કંઠી તેની તમે પ્રેરિત છે કે વલ્લભાચાર્યજી કોણ છે તો આટલી બેઝિક વાતો આપણને ખબર હોવી જોઈએ કે જે માર્ગને આપણે ફોલો કરી રહ્યા છીએ એને આપણે કોઈક વ્યક્તિને સમજાવી શકીએ કે તમે શું કરી રહ્યા છો એ દ્રષ્ટિથી મેં બસ આ ડેફિનેશન લખવા માટે કીધું હતું બધાની ડેફિનેશન પ્રોપર છે સારી વાત છે તમે લોકો સમજ્યા છો એટલી મને ખબર પડી હવે કોઈને લાસ્ટ ટોપિકમાં કોઈ ક્વેશ્ચન છે ના સારું તો ચલો આગળનો ટોપિક લો ભગવદ આશ્રય મનીષાબેન તમે કરશો હા ચાલશે ભગવદ આશ્રય ને હા પુષ્ટિ ભક્તિ નો પાયો પ્રભુનો દ્રઢ આશ્રય છે પ્રભુના દ્રઢ અનન્ય આશ્રય વિના પ્રભુ ભક્તિ ની કલ્પના પણ થઈ ન શકે માણસ માણસના હાથમાં અચાનક લાકડું આવી જાય ત્યારે એના મનમાં દ્રઢ વિશ્વાસ થઈ જાય કે તે હવે બચી જશે તે મનુષ્યને જ્યારે લૌકિક અહંતા મમતાનો આ સંસાર તેને શોક મોહ તરફ તાણી જતી દસમસથી નદી જેવું લાગે અને એવામાં પ્રભુને યાદ કરીને તે નિશ્ચિંત થઈ શકે સમજાવો હવે સમજાવો હવે હા એટલે અહીંયા એમ કે છે કે પ્રભુનો આશ્રય દ્રઢ હોવો જોઈએ હેલો એક મિનિટ હા પ્રભુના દ્રઢ આશય વિના પ્રભુ ભક્તિની કલ્પના ના થઈ શકે જેમ અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે જેમ નદીમાં માણસ પ્રાણ છે નાચે એના હાથમાં લાકડું આવી જાય તો એના પર એનો દ્રઢ વિશ્વાસ થઈ જાય કે હવે એ મને બચાવી તો એ રીતે મનુષ્યમાં પણ લૌકિક અહંતા મમતા એટલે કે હું ને મારું આ મારું છે એ બધું જે સંસારની જે લાગેલી છે હું માયા એ બધી એક તસમસી નદી જેવી છે અને એમાં ભગવાન એને ભગવાનની ભગવાન પર જે આશ્રય કરે છે તો એનાથી નિશ્ચિંત બની જાય છે અને એ જ સાચી ભક્તિ એટલે લાસ્ટ ટોપિકમાં આપણે જોયું કે પુષ્ટિ ભક્તિ માર્ગ શું છે એના પછી લાસ્ટ ટોપિકની જો લાસ્ટ બે લાઈન રીડ કરી હોય તો દરેક ધર્મ સંપ્રદાયોની કંઈક આધારભૂત ધારણાઓ છે હવે એ વિચારવાનું છે કે પુષ્ટિ ભક્તિ માર્ગની મૌલિક ધારણાઓ શું છે એટલે આને ટોપિક ને ઇન્ટ્રોડ્યુસ કર્યો અહીંયા કે આપણે એ તો વાત સમજ્યા કે પુષ્ટિ ભક્તિ માર્ગ શું છે તમે લોકોએ એને ડિફાઇન કરી તો તમે પણ એ સમજ્યા છો કે પુષ્ટિ માર્ગ બેઝિકલી શું છે એના પછી હવે કોઈ પણ ધર્મ સંપ્રદાય હોય તો એના પોતાના કોઈક જાતના વિચાર કોઈક સિદ્ધાંત કોઈક જાતની ફિલોસોફી કહો તો ફિલોસોફી અથવા કોઈક જાતના નિયમ કે કોઈક જાતની વિચારસરણી માઇન્ડસેટ ફિક્સ હોય કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કોઈ મુસ્લિમ હોય તો એનો માઇન્ડસેટ કઈ જાતનો હોય કે અલ્લાહ એના ભગવાન છે મોહમ્મદ એના ક્રીચર હતા કે જેમણે ઇસ્લામ ધર્મની શરૂઆત કરી કે એમને ત્યાં પોતપોતાના મૂળભૂત સિદ્ધાંતો છે કેટલાક કે સ્વર્ગ હોય છે નરક હોય છે પુનર્જન્મ નથી થતું ભગવાન એક જ છે મોહમ્મદ એક માત્ર પ્રીચર હતા એમના પછી હવે કોઈ આવશે નહીં કુરાન એ ભગવાનની વાણી છે તો આ એમની મૂળભૂત ધારણાઓ છે કોઈક જાતના એમના સિદ્ધાંતો અથવા એઝ અ મુસ્લિમ એમની કેટલીક વિચારસરણી છે સેમ વે કોઈ પણ દુનિયાનો ધર્મ લઈ લો ક્રિશ્ચિયાનિટી લઈ લો પારસી લઈ લો બુદ્ધિઝમ લઈ લો કે જૈનિઝમ લઈ લો કોઈ પણ રિલિજન હોય એની પોતાની કેટલીક સિદ્ધાંતો કેટલીક વિચાર પદ્ધતિ હોય છે કે કેટલાક નિયમો હોય છે સંપ્રદાય જેનાથી ઓળખાય છે તો એ જ રીતે પુષ્ટિ ભક્તિ માર્ગ એક સંપ્રદાય છે તો એની પણ કેટલીક મૂળભૂત ધારણાઓ અથવા કોઈક જાતના બેઝિક સિદ્ધાંતો અથવા કોઈક એક જાતની સ્પેસિફિક અથવા ટિપિકલ વિચારસરણી છે જે મહાપ્રભુજી આપણે બધાને આપી છે તો એના કેટલાક પાર્ટને આપણે સમજવાનો છે કે પુષ્ટિ ભક્તિ માર્ગ આફ્ટર ઓલ શું છે તો એ વાતને અહીંયા કે છે કે એમાં સૌથી પહેલી બેઝિક મૌલિક ધારણા અથવા બેઝિક સિદ્ધાંત આપણે ત્યાંનો એ છે ભગવદ આશ્રય હવે ભગવદ એટલે કે ભગવાન ને આશ્રય એટલે ભગવાનનો આશરો ગુજરાતીમાં આપણે કહીએ આશરો એટલે કે શેલ્ટર એટલે કોઈક નો આપણે આશ્રય લીધો કે જેવી રીતે એ તમને તડવો લાગે છે છાયડા લેવા માટે ઝાડની નીચે તમે ઉભા રહી ગયા તો તમે એક ઢાળનો આશ્રય લીધો ઢાળનો શેલ્ટર લીધો તેમ આપણે ક્યાં જઈએ છે અને થાકી ગયા તો કોઈ ગેસ્ટ હાઉસ માં રોકાઈ ગયા કે કોઈ હોટેલ ની અંદર રોકાઈ ગયા રાતે ત્યાં સૂઈ ગયા જામ લીધું સવારે પાછા નીકળી ગયા તો એ હોટેલ માં તમે આશ્રય લીધો કે ત્યાં તમે આશ્રો લીધો ગુજરાતી માં કહીએ તો તો અહીંયા એ કહે છે કે કૃષ્ટી ભક્તિ માર્ગ માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત છે કેવલ ભગવાન શ્રી કૃષ્ણ નો આશ્રય એટલે કે કોઈ એવી જેવી રીતે આમાં એક જે રીતે એક્ઝામ્પલ આપ્યું આની અંદર કે જે રીતે કોઈ માણસ નદીમાં તણાતો હોય ને એના હાથમાં લાકડાનો ટુકડો આવી જાય તો એને એમ થાય કે લાકડાના સહારે સહારે એ કિનારા સુધી પહોંચી જશે ડૂબી નહીં જાય કોઈને તરતા ન આવડતું હોય તો એમ થાય કે હવે પૂર આવ્યું તરતા આવડતું નથી ડૂબી જશું પણ અચાનક હાથમાં લાકડાનું પાટિયું આવી જાય તો માણસ એના ઉપર બે હાથ ટેકવીને તરતો તરતો કોઈ ઠેકાણે તો પહોંચી જાય કમસે કમ મરી નહીં જાય તો એને લાકડા ઉપર એટલો બધો દ્રઢ વિશ્વાસ આવી જાય કે નહીં હવે તો હું બચી ગયો હવે હું મરીશ નહીં કે હવે મને ડૂબવાનો ભય નથી રહ્યો તો એ જ વાત અહીંયા બતાવે છે કે જ્યારે આપણે આ સંસારમાં છીએ એટલે કે પૃથ્વીમાં છીએ આપણી આ સ્પર્ધામાં બેઝિક બે ટર્મ આવ્યા એક છે અહંતા બીજું છે મમતા એનું મીનિંગ લખી લેજો અહમ પ્લસ તા અહમ પ્લસ તા ઇક્વલ્સ ટુ અહંતા અને મમ પ્લસ તા ઇક્વલ્સ ટુ મમતા અહમ એટલે હું સંસ્કૃતમાં છે એક ગ્રામરના નિયમ પ્રમાણે એનો મિનિંગ ગુજરાતીમાં થાય છે પણું જે રીતે આપણે નેસ ઇંગ્લિશમાં કહ્યો તો નેસ કે જે રીતે કોઈ વસ્તુમાં આપણે કહીએ કે ડાર્કનેસ એટલે કે અંધારું હોવું કે જે રીતે આપણે કહીએ કે કોઈક રૂમ ડાર્ક છે કે એ રૂમમાં ડાર્કનેસ છે નેસ એટલે કે એનું કોઈ જાતનું કેરેક્ટરિસ્ટિક છે કે રૂમ અંધારું છે એ છે એમાં પ્રકાશ નથી તો એ નેસ જે છે એ તામ મિનિંગ થાય છે નેસ ગુજરાતીમાં કયો તો પણું કે પોતિકા પણું એટલે મારા જેવું લાગવું પોતા પણું તો એ પણું અર્થમાં કે નેસ અર્થમાં તા અહીંયા યુઝ થાય છે અહંતા એટલે કે હું પણું મમતા એટલે મારા પણું અહમ એટલે હું તા એટલે નેસ અથવા પણું મમ એટલે મારું અને તા એટલે નેસ અથવા પણું અહંતા નો મિનિંગ છે હું પણું મમતા શું લખ્યું અહમતા એટલે અહમ વત્તા તા તા એટલે અહમ એટલે હું એટલે હું પણું હોવું અને મમતા એટલે મમ વત્તા એટલે તા અને મમ એટલે મારાપણું એવી રીતે તો અહંતા એટલે હું પણું મમતા એટલે મારાપણું હવે જેવી રીતે હું તમને પૂછું કે અહંતા આપણી શેમાં હોય હું પણું ક્યાં હોય આપણું કે તમે કોને એમ કહેશો કે હું એવું કોને કહીએ આપણે બ્રિજેશભાઈ દર્શનાબેન મનીષાબેન અથવા એમના સિવાય કોઈ જોઈન થયા હોય જવાબ હું પણું એટલે હું આપણે કોને કહીએ આઈ કે મી કોને કહેવાય હેલો પોતાના ચૈતન્ય ને બીજું કોણ બોલ્યું હેલો મારા હસબન્ડ છે સમીર હા બોલો આપો એમને હા હા હા હું પણ મીન્સ કે માણસ જે પોતાના જે માણસ જે પોતે જે છે ત્યારે પોતાના માટે જે પોતે એના પર વિશ્વાસ પોતાના બધી વસ્તુ પર સચ્ચાઈ માનતો હોય કે હું જ બધું કરું છું હું જ આ દુનિયામાં કે શું જે કહું છું એ બધું સાચું છે તો એનામાં જે હું પણ આવી રહ્યું છે એ વસ્તુ બહાર કહી શકાય પણ કોઈ કંપનીમાં પોતે એક મેનેજરના લેવલ પર છે અને એ પોતે કંઈક માણસો છે એની છે ના તો એને કોઈ પણ વસ્તુનું કામ સોંપવાનું કરે છે તો એ જયારે એને એમ જ લાગે છે હું કહું એમ જ કરવાનું હું કહું એ બધું સાચું તો જે હું પણ જે છે ત્યાં હું જે છે એને કહેવામાં આવે છે ફાઇન મનીષાબેન તમને શું લાગે છે એટલે ઇગોસ્ટિક મતલબ સેલ્ફ નું જે ઇગો સેલ્ફ ચલો ઈગો હનુમાન એટલે કે હું ચૈતન્ય ને હું કહું છું મનીષાબેન અને સમીર સમીરભાઈ કે છે કે ઈગો કે પોતાનું કોઈક જાતનું સેલ્ફ અસ્તિત્વ પોતાના ઈગો માટે હું છે દર્શના હવે બ્રિજેશભાઈ શું લાગે છે રાજા આમાં મને કેવું લાગે છે કે આપણે જો સંસારિક સંસારમાં રહીએ છીએ તો સમજો આપણે બધી મતલબ રૂટીન આપણે આમાં કરીએ છીએ તો જે રીતે બ્રિજેશ કમાય છે હું ઘર સાચું છું તો એમ આપણને એમ લાગે કે એ કમાય છે તો એમને એમ લાગે હું કમાઉં છું હું ઘર સાચું છું તો મને એમ લાગે કે હું કરું છું પણ આપણને એ બધી નથી ખબર કે આપણે આપણે આપણને મતલબ આખી દુનિયા સાચવવાના ભગવાન છે તો આપણામાં હું કરવું આવી જાય છે પણ આ આપણે નથી કરતા એ ભગવાન જ કરે છે એટલે આમાં હું અને મારું છે ને સાઈડમાં રહી કૃષ્ણ આપણે ગયા જે સારું થાય છે ખરાબ થાય છે એ આપણું આપણે ભગવાનના શરણે છીએ તો એ બધું ભગવાન જ કરે છે એમ એટલે અહીંયા પછી હું મારું સારું આવતું નહીં ફાઇન બ્રિજેશભાઈ તમને સેમ એઝ ઇટ ફાઇન ચલો સાથ આપ્યો હું કોણ એટલે બધી કોઈ બી કર્મ હું કરતા હોઈએ ભાઈ મારા દ્વારા થતું હોય કે સમજો એ એમ થાય કે ભાઈ એ હું કરું છું જે બી કર્મ કરતા હોઈએ એ જ્યારે આપ એમ થાય કે ભાઈ અભિમાન આવી જાય એને એવું અભિમાન થયો કે હું કોણ થઈ ગયું એટલે કરતા પણ ના આવવું જોઈએ એવી જ ને એ તમે કયો છો હું દોડી ગયો છું તમને ઠીક લાગે છે મને તો બરાબર લાગે છે તમે શું કાંઈ કરેક્શન કયો હા એ તો બધા બોલી પછી કહું છું શશાંકભાઈ પાર્થ જોઈન થયા છો સારું ચલો તો જો બધા લોકોના અલગ અલગ જવાબ મળ્યા તો અહીંયા બેઝિકલી સમજવાનું એ છે કે તમે બંને રાઈટ છો એકચ્યુઅલી અનુમાસીએ જે કીધું એ પણ અને બધા તમારા બધાનું નિયરલી એક જ સેલ્ફ અથવા ઈગો એ અર્થમાં બધાએ વાત કરી તો અહીંયા એ બંને ટાઈપ છે અહંતાની અહંતા અહીંયા સમજવાનું એ છે કે પોતાના અસ્તિત્વનું ભાન હોવું કે હું જ્યારે મને કોઈ પૂછે કે તમે કોણ તો હું કહીશ કે આઈ એમ મૈત્રી ગોસ્વામી તો અહીંયા આઈ ક્યાં જાય છે મારા પોતાના ઉપર કે બેઝિકલી હું મારા બોડીને અથવા વધી વધીને જે રીતે અનુમાસે કીધું આપણી આત્માને તો યા તો મારી બોડી યા તો મારી આત્મા અથવા બંનેને જોઈન્ટ બંનેને આપણે એમ કહીએ છીએ કે હું મૈત્રી ગોસ્વામી છું કે હું દર્શના છું કે હું મનીષા છું એ રીતે આપણે જ્યારે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ તો આપણી અહંતા બેઝિકલી હું એ પૂછતી હતી કે અહંતા આપણી ક્યાં છે તો આપણા પોતાનામાં છે આપણી બોડીમાં અથવા આપણી આત્મામાં આપણી અહંતા રેત છે કે જ્યાં હું એમ કહું હું દર્શના ભાભી ને તો એમ નહીં કહું ને કે હું છું એ હું નથી એ દર્શના છે હું હું છું દર્શના ભાભી દર્શના છે તો એ વાત અહીંયા છે કે આપણી અહંતા ક્યાં રહે છે આપણા પોતાનામાં રહે છે એટલે કે હું પોતાને કહીશ કે હું એટલે કે મારી બોડી અથવા મારી આત્માને હું કહું છું કે હું છું તમે લોકો જે ઈગો અર્થ કીધું તો એ લખી લેજો એકચ્યુઅલી અહંતા બે જાતની હોય છે એક નિર્દોષ અને એક નિંદિત લખજો એક નિર્દોષ અહંતા અને એક નિંદિત અહંતા અહંતા એટલે કે અહંકારની બે ટાઈપ છે એક નિર્દોષ અને એક નિંદિત એમાં નિર્દોષ જે છે એ કેવલ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે કે કોઈ મને આવીને પૂછે તમે કોણ તો હું જવાબ આપીશ હું મૈત્રી ગોસ્વામી તો આ અહંતા કેવી છે કે હું તો કહું છું પણ આમાં મને કોઈ ઈગો નથી હું કેવલ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરું છું કે હું મૈત્રી ગોસ્વામી છું કે જેવી રીતે તમને કોઈ ફોર્મ ભરવા માટે આપે કે તમે કોણ તમારું નામ લખો તો તમે પોતાનું નામ લખશો મૈત્રી ગોસ્વામી કે દર્શના મહેતા કે કંઈ પણ જેનું જે નામ હોય તો આ પણ હું છે પણ આ કેવું છે નિર્દોષ છે એટલે કે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવા પૂરતું કે તમે પોતાની ઓળખાણ આપી રહ્યા છો તમે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છો તો આ નિર્દોષ અહંકાર છે જેમાં તમે હું તો યુઝ કરો છો પણ એ કેટલા અર્થમાં છે કેવલ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવા પૂરતું જ કે હું મૈત્રી ગોસ્વામી છું તો આ મેં પોતાને ઇન્ટ્રોડ્યુસ કર્યું હવે જે સેકન્ડ ટાઈપ છે નિંદિત અહંકાર એ જે તમે બધાએ જવાબ આપ્યો ઈગો એ નિંદિત નિંદિત એટલે કે જેને પસંદ નથી કરાયું નિર્દોષ અહંકારમાં કેવું છે કે એ તો બધાને હોય જ ને તમને કોઈ આવીને પૂછે તમે કોણ તો તમે શું કહેશો કે હું અભિમાન કરતો નથી એટલે હું મારું નામ આપીશ નહીં કે હું પોતાને ઇન્ટ્રોડ્યુસ કરીશ નહીં તો એવું તો ના ચાલે પૃથ્વી પર આપણો વ્યવહાર ચાલશે કેવી રીતે અહીંયા મૈત્રી ગોસ્વામી હોય ને તો હું મૈત્રી ગોસ્વામી છું તો આમાં મને કોઈ ઈગો નથી હું કેવલ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરું છું તો એ અભિમાનને આપણે ત્યાં કહેવાય છે કે નિર્દોષ અભિમાન છે નિર્દોષ અહંકાર છે જેમાં કંઈ ખોટું નથી એટલું તો દરેકે દરેક માણસ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે જ છે સેકન્ડ ટાઈપ જે બતાવી નિંદિત અહંકાર એ તમે લોકોએ એટલે કે સમીરભાઈ મનીષાબેન દર્શાવી બ્રિજેશભાઈ ચારે જે જવાબ આપે એ ઈગો એ નિંદિત અહંકારની ટાઈપ છે કે જેમાં એમ કહું કે હું મૈત્રી ગોસ્વામી છું કે હું વલ્લભાચાર્યની વંશજ છું હું શરદ ગોસ્વામીની દીકરી છું કે આગળ આગળ લાંબુ લાંબુ ઘણું બધું કે હું આમ છું ને હું તેમ છું આટલું ભણ્યું છે આમ કર્યું છે તે મને આટલું નોલેજ છે વગેરે વગેરે જે કંઈ પણ તો આ નિંદિત અહંકાર છે જેની અંદર તમારો ઈગો બારે આવે છે તો અહંતા બે જાતની છે હું પણ એ બંને જાતનું છે એક તો હું પણ એવું છે કે જેમાં તમે કેવલ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવા પૂરતી પોતાની અહંતાને બતાવો છો કે હું મૈત્રી ગોસ્વામી છું તો છું આ નિર્દોષ અહંકાર છે એની સામે સેકન્ડ ટાઈપ છે નિંદિત અહંકાર એટલે કે જેની અંદર આપણને ઈગો મિક્સ થઈ જાય જેમાં અહંકાર આવી જાય જેમાં અભિમાન આવી જાય એવી અહંતાને આપણે ત્યાં કહેવાય છે કે નિંદિત અહંકાર છે એટલે કે જેની નિંદા કરવામાં આવે છે જેને શાસ્ત્ર કહે છે કે આ ખોટી વાત છે આવો અહંકાર હોવો ન જોઈએ જે દર્શાવવી ઇન ડિટેલ એ વાતને એક્સપ્લેન કરી કે તમે પોતે તો કંઈ છો જ નહીં ભગવાન બધું છે તો એ બીજી વાત છે જેને શાસ્ત્ર કહે છે કે આ નિંદિત છે આવો અભિમાન ન હોવું જોઈએ કે આઈ એમ સમથિંગ જેને આપણે ત્યાં કહેવાય છે કે હું કંઈક છું એવું અભિમાન નિંદિત અભિમાન છે જ્યારે કે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવા પૂરતું કે પોતાનો પરિચય આપવા પૂરતું જે અહંતા છે કે હું મૈત્રી છું કે હું મનીષા છું કે હું સમીર છું કે હું બ્રિજેશ છું વોટ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવા પૂરતું જે અહંકાર જે છે ને એ નિર્દોષ અહંકાર છે જે બધાને હોય ને હોવું પણ જોઈએ તો જ આપણે આ દુનિયામાં રહી શકીએ નહીં તો આપણું રહેવું જ પોસિબલ નહીં થાય તો આ બંને જાતના અહંકાર છે તો અહીંયા અહંતા અથવા અહંકારથી કેવલ ઈગોને સમજવું જરૂરી નથી એક નિર્દોષ અને એક નિંદિત બંને અહંકારને અહીંયા સમજવા જોઈએ મનીષાબેન સમજાયું હા હા શું સમજાયું બે જાતના આવે એક ઈગો ઇગોસ્ટિક જે માણસને પોતાનો ઈગો આવી જાય અભિમાન આવી જાય આઈ એમ સમથિંગ વાળું અહંકાર નિર્દોષ અહંકાર જેમાં આપણે આપણી કરીએ એટલે આપણે ત્યાં શું કહેવાય છે બંનેના નામ આપો નિર્દોષ અહંકાર અને નિંદિત અહંકાર આ બેઝિક બધા જે ટર્મ છે ને એને યાદ રાખજો કે નિર્દોષ અહંકાર નિંદિત અહંકાર આ બધા આગળ જરૂરી છે એટલે બેઝિક જે મેઇન ટર્મ છે આપણે ત્યાંના શબ્દોમાં એને યાદ રાખજો હા એને સમજવા માટે સારું છે ઇંગ્લિશ વર્ડ આપણે યુઝ કરીએ છીએ પણ આપણા જે ટર્મ છે આપણને ધ્યાનમાં રહેવા જોઈએ કે આપણે ત્યાં કે આપણા શાસ્ત્રોમાં એને શું કહેવાયું છે તો અહીંયા એ વાતને બતાવી કે એક અહંતા અને એક મમતા અહંતાને આપણે બંને રીતે સમજ્યા એક નિર્દોષ અહંતા અને એક નિંદિત અહંતા હવે સેકન્ડ જે છે મમતા મમતા એટલે કે મારાપણું એટલે કે હું એમ કહું કે આ મારી બુક છે આ મારું ઘર છે આ મારું ગામ છે કે આ મારી પુસ્તક છે આ મારી ખુરશી છે આ મારું પલંગ છે કે આ મારા પપ્પા છે મારા મમ્મી છે મારો ભાઈ છે મારી બહેન છે આ જ્યાં મારું મારું જોઈન થાય જ્યાં આપણે એમ કહીએ કે આ મારું છે ત્યાં બધી આપણી મમતા છે એટલે કે વસ્તુ માટે આપણને એવું છે કે નહીં આ મારું છે આમાં મારી માલિકી છે કે હું આનો માલિક છું કે આ મારી વસ્તુ છે તો એ જાતની જે ફિલિંગ કોઈ વસ્તુ સાથે આવતી હોય તો આપણે કહીએ છીએ કે એમાં મારી મમતા છે જો બાજુવાળાનું ઘર હોય તો એમાં આપણને આપણે એમ ના કહીએ કે આ મારું ઘર છે આપણે શું કહીએ કે આ બાજુમાં રહેનારા કલ્પેશભાઈનું ઘર છે ને આ મારું ઘર છે તો મારું ક્યાં આવ્યું કે જ્યાં તમારી પોતાની માલિકી હોય કે જ્યાં તમે પોતાનું રાઈટ બતાડી શકતા હો ત્યાં તમારી મમતા હોય જ્યાં તમે રાઈટ નથી બતાડી શકતા એ વસ્તુ તમારી છે જ નહીં એટલે કે જેવી રીતે તમે એમ કહો કે આ મારો ભાઈ છે એટલે કે આ ભાઈ ઉપર મારો રાઈટ છે મારો અધિકાર છે કે આની સાથે મારો કોઈક જાતનો રિલેશન છે કે આ મારું ઘર છે એટલે કે હું આની માલિક છું બાજુવાળાના ઘરને આપણે એમ ના કહીએ કે આ મારું ઘર છે બાજુવાળાનું સ્કૂટર પડ્યું હોય તો આપણે એમ ના કહીએ કે આ મારું સ્કૂટર છે આપણું સ્કૂટર પડ્યું હોય તો આપણે કહીએ કે નહીં આ મારી છે તો અહીંયા જ્યાં મારું કે મારી લાગે એ આપણી મમતા છે એટલે કે જે એક જોક આવ્યું હતું કે તાજમહેલ જે છે તાજમહેલ ને કોઈ માણસ કે આ તાજમહેલ મારું છે તો તાજમહેલ તમારું નથી એ તો જેની માલિકી છે ભારત સરકારની માલિકી છે તો એની માલિકી છે એના પર તમે પોતાનો હક નથી બતાડી શકતા તો તાજમહેલમાં તમારી મમતા નથી તમારું ઘર ભલે ઝોપડી કેમ ન હોય પણ તમારી એના પર માલિકી છે એટલે તમે એમ કહો મારું ઘર છે ત્યાં તમારી મમતા છે તમારી બહેન તમારો ભાઈ તમારી પત્ની તમારા માતા પિતા બચ્ચાઓ એનામાં આપણી મમતા છે એટલે કે એના ઉપર આપણી માલિકી છે એના ઉપર આપણો કોઈક રાઈટ છે કોઈક જાતનું એક રિલેશન છે કે જ્યાં આપણે એમ કહી શકીએ કે આ મારું છે તો જ્યાં મારું એ જોઈન થાય કે જે આપણે એમ કહીએ કે આ માય કે માઇન આ જ્યાં યુઝ થતું હોય ત્યાં એને સમજવું જોઈએ કે મમતા મમા એટલે મારું તા એટલે નેસપણું એટલે મારાપણું એટલે કે કોઈક વસ્તુમાં મારાપણું હોવું કે જેવી રીતે આ ટેબલ તો હું કહું આ મારી ટેબલ છે મારી ખુરશી છે મારી બુક છે મારો ફોન છે મારો ફોટો છે કે આ મારું ઘર છે મારું ગામ છે મારો દેશ છે તો ત્યાં ત્યાં આપણી મમતા છે એટલે કે કોઈક જાતનું અટેચમેન્ટ કોઈક જાતનું રિલેશન અથવા કોઈક જાતની રાઈટ માલિકીની ભાવના જે આપણે બતાડીએ ત્યાં આપણી મમતા સમજવી જોઈએ બ્રિજેશભાઈ સમજાયું મમતાનો મતલબ શું મારા પણ એક્ઝામ્પલ અવતાર છે મારું ઘર છે જે બી વસ્તુ આપણી પોતાની હોય એમ આપણે કહીએ કે આ વસ્તુ મારી છે એમાં મમતા છુપાયેલી છે મમતા રહેલી છે એટલે આપણે પોતાની વસ્તુ આપણે કહીએ કે ભાઈ આ મારી છે બાકી વસ્તુ હોય એટલે મમતા એટલી આપણે એટલી મમતા નથી હોતી મમતા ના હોય એમ અને આપણું પોતાનું જે હોય ને એમાં મારાપણું એટલે કે જે તમે કીધું ને કે આ મારું ઘર છે તમારું ઘર હોય તો તમે કયો કે આ મારું ઘર છે પડોશીના ઘરને આપણે ના કહીએ કે આ મારું ઘર છે તો એ વાત અહીંયા બેઝિક સમજવાની છે એક અહંતા અને મમતા આ બંનેને જે મિનિંગ મેં આપ્યો હું પણું અને મારા પણું આ જ અર્થમાં સમજવાનું છે અને તમે જ્યાં જ્યાં ભણશો પ્રવેશિકા ભણો ષોડશગ્રંથ ભણો કે આગળના પુષ્ટિમાર્ગના કે શાસ્ત્રના કોઈ પણ ગ્રંથ ભણો ત્યાં ત્યાં અહંતા અને મમતા બહુ બેઝિક ટર્મ છે જેને સમજવું બહુ કમ્પલસરી છે એમાં કોઈ પણ ડાઉટ હોય તો મને કહેજો આગળ આ બંને વર્ડને સમજ્યા વગર કામ નહીં ચાલે એટલે કે તમે જે મિનિંગ મેં આપ્યું હું પડું અને મારા પડો આ જે મિનિંગમાં આ બંને ટર્મને સમજવાના છે સમજાયું છે ને બધાને હા આમાં કોઈ પણ ડાઉટ કહેજો આગળ મુશ્કેલ થશે નહીં તો પછી તો અહીંયા એ વાતને બતાવી કે અહંતા અને મમતા કે જે વસ્તુમાં હું પણ હું પણ કેવલ પોતાનામાં હોય આપણા શરીર પૂરતું એનાથી બારે હું ના હોય એનાથી બારે બધું મારું હોય તો જ્યાં આપણું હું પણું અને જ્યાં આપણું મારા પણું આપણે આ દુનિયાની અંદર જીવી રહ્યા છીએ સંસારમાં તો આપણી આસપાસ બધી જગ્યાએ કોઈક જગ્યા આપણા શરીરમાં આપણી અહંતા છે એના સિવાય ઘર પરિવાર ધન સંપત્તિ ગામ દેશ બધી જગ્યાએ આપણી મમતા છે તો સંસારની અંદર અહંતા અને મમતા સમજો અહંતા કેવલ પોતાના શરીર અને પોતાની આત્મા અથવા જે રીતે અનુમાસી કીધું આપણા ચૈતન્ય પૂરતું સીમિત છે એટલે આપણા નખ થી લઈને આપણા વાળ સુધી આપણી અહંતા છે કે હું છું એનાથી બારે આપણી અહંતા નથી પછી મારાપણું આવે કે આ મારું ઘર છે જેમાં હું રહું છું આ મારું ગામ છે આ મારો દેશ છે કે આ મારી વસ્તુઓ છે તો અહીંયા મારાપણું એટલે કે મમતા આવે છે તો અહંતા અને મમતા એ ક્યાં છે આ સંસારમાં બધી જગ્યાએ આપણી ફેલાયેલી છે કોઈક જગ્યાએ આપણી અહંતા છે ને બીજી બધી જગ્યા ઉપર આપણી મમતા છે તો એ અહંતા અને મમતા જે છે એ આપણને શાસ્ત્ર કહે છે કે મોહ કે કોઈક વસ્તુમાં તમારું અટેચમેન્ટ મોહ એટલે કે અટેચમેન્ટ કોઈક જાતનું કે કોઈક વસ્તુમાં આપણી કોઈક જાતની અપેક્ષા હોવી અથવા કોઈક જાતનું અટેચમેન્ટ હોવું એ મોહ છે તો એ મોહના કારણે કેવલ અને કેવલ શોક થાય છે એટલે કે દુઃખ થાય શાસ્ત્ર કે છે કે તમને શરૂઆતમાં કોઈ પણ વસ્તુ જે છે એની અંદર તમને બહુ ખુશી મળે બહુ સુખ મળે થોડાક વર્ષોમાં કે થોડાક ટાઈમ પછી વસ્તુમાંથી જ આપણને ધીમે ધીમે જ્યારે રસ ઉડે પછી ધીમે ધીમે વસ્તુ કંટાળાજનક લાગે જસ્ટ ફોર એક્ઝામ્પલ હમણાં સિઝન તમે જોઈ લો હમણાં ચાર મહિનાથી આંબાની સિઝન ચાલે છે ગરમીના દિવસો શરૂ શરૂમાં આંબો આવ્યો આંબો આવો રસ ખાઈએ કેટકી ખાઈએ આ ખાઈએ તે ખાઈએ આંબાનો બહુ ક્રેઝ હોય હવે જેમ જેમ એની સિઝન જાય છે હવે એમ એમ એનાથી કંટાળો આવવા લાગે કે કેટલું થયું હવે કેટલું ખાવાનું ફરી નેક્સ્ટ યર કોઈ બ્રેક પછી વસ્તુ મળે ત્યારે ફરી એનો ક્રેઝ પેદા થઈ જાય તો જે વસ્તુનું શરૂઆતમાં ક્રેઝ હોય અંતમાં એ જ વસ્તુ આપણને કંટાળાજનક લાગવા લાગી ગઈ કેમ કે ત્યાં આપણી મમતા બેસી અને મમતા અંતમાં મોહ કરીને શોક આપે છે એટલે કે દુઃખ આપે છે સેમ વે શાસ્ત્ર કહે છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ જ્યાં તમારી અહંતા છે અથવા જ્યાં તમારી મમતા છે મને ખબર નથી એકચુઅલી ગુજરાતીમાં ઇકોનોમિક્સની અંદર એક ટર્મ આવે કે ઘટતો તુષ્ટિગણ કે કોઈક વસ્તુની અંદર તમને સંતુષ્ટિ મળતી હોય તુષ્ટિકોણ સીમાંત તુષ્ટિકોણ ગુજરાતીની અંદર કેવા ઇકોનોમિક્સમાં ઇંગ્લિશમાં મને એનું ટર્મ ખબર નથી એકચ્યુઅલી કે કોઈક વસ્તુ તમને શરૂઆતમાં બહુ ગમે છે અને ધીમે ધીમે એની અંદરથી તમારું ઇન્ટરેસ્ટ જતું જાય એટલે કે બજારમાં કોઈ નવી વસ્તુ આવે ત્યારે એનો બહુ ખતરનાક ક્રેઝ આવે લોકો ગાંડા થાય વસ્તુ પાછળ ને એક બે વર્ષ થાય પછી લોકોની ફરી ડિમાન્ડ થાય કે આ બહુ થઈ ગયું હવે નવું આપો એટલે કે જે વસ્તુમાં તમને મમતા થઈ જે વસ્તુમાં તમારો મોહ થયો અથવા જે વસ્તુ તમને ગમવા લાગી ગઈ એ જ વસ્તુ કોઈક પીરિયડ પછી હવે કંટાળાજનક લાગે છે એમાંથી દુઃખ આવવા લાગે હવે કંટાળી ગયા કેટલું કે જેવી રીતે આપણા ઘરમાં જોઈ લો કે કપડાં પડ્યા હોય એકદમ સારામાં સારા તમે મોંઘા મોલમાંથી ખરીદીને લાવો ક્વોલિટી કપડાની સારી હોય એટલે ન તો ફાટે ન તો એનો રંગ ઉડે પણ થોડા વર્ષોમાં કે તમે એક ડ્રેસને દસ વાર પહેરો વીસ વાર પહેરો ત્રીસ વાર પહેરો એકત્રીસમી વાર તમને હવે માંથી કંટાળો આવે કે હવે નવું લ્યો ને આને ફેંકી દો તો જે વસ્તુ તમે હોંશે હોંશે ખરીદીને લાવ્યા હતા ખુશી ખુશી એ જ વસ્તુમાંથી હવે તમને કંટાળો આવવા લાગી ગયો કોઈક પીરિયડ પછી તો શાસ્ત્ર કહે છે કે દુનિયાની બધી જ વસ્તુઓ એ જાતની છે કે જેમાં શરૂઆતમાં બહુ ક્રેઝ હોય ધીમે ધીમે એમાંથી ઉતરતો જાય અને છેલ્લે અંતમાં દુનિયાની દરેકે દરેક વસ્તુ કેવલ અને કેવલ દુઃખ આપે છે એનાથી વધીને કંઈ નહીં કે જેવી રીતે આપણે એમ જોઈએ કે લાઈફ આપણે ત્યાં કહેવાય છે કે લાઈફ બહુ પ્રેશિયસ છે બહુ કિંમતી પણ મોટી ઉંમરના લોકોને જુઓ એ લોકોને હવે એમ થઈ જાય કે હજે કેટલું જીવવાનું બહુ થઈ ગયું હવે કે જ્યારે આપણે શરૂ કરી હતી આપણી લાઈફ બાર તેર ચૌદ પંદર વર્ષ કે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ વર્ષ સુધી લાઈફનો ક્રેઝ હોય કે આમ કરો તેમ કરો બહુ ઉત્સાહ હોય બહુ ખુશી હોશ આ તે બધું હોય એ ધીમે ધીમે sixty sixty five seventy seventy five eighty આ એજ ઉપર જેમ જેમ આપણે પહોંચીએ પછી એ જે ક્રેઝ હતો એ હવે કંટાળામાં પરિણમી જાય કે હવે બહુ થયું હજી કેટલું જીવવાનું જીવી લીધા હવે તો આ જાતની વાતો મોટી ઉંમરના લોકો પાસેથી સાંભળવા મળતી હોય જ્યાદાતર કે લોકો કંટાળી જાય છે હજી કેટલું જીવવાનું કે જે રીતે મોટી ઉંમરના લોકો શરૂઆતમાં ગાડી બંગલો પૈસા કે ઘરેણા સારા સારા કપડાં આ તે બધાનો શોખ હોય કોઈક એજ આવી જાય પછી એમ થાય કે હવે ચાલશે હવે શું જરૂર છે કે ચાલે છે ને એક જોડી કપડામાં ચાલે છે બીજું જોડી ખરીદવાની શું જરૂર છે તો આ નિરસતા આવી કંટાળો આવવો ધીમે ધીમે માંથી દુઃખ પેદા થવું તો શાસ્ત્ર કહે છે કે સંસારની દરેકે દરેક વસ્તુ એ જાતની છે કે જે અંતમાં કેવલ અને કેવલ દુઃખ આપે છે કોઈક ટાઈમ પીરિયડ પછી શરૂઆતમાં એ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે બહુ ખુશી હોય કોઈક ટાઈમ પછી કંટાળો આવી લાગી જાય નાના બચ્ચાઓને જોઈએ કોઈ નવું રમકડું એ લોકો દુકાનમાંથી કેટલી જીદ કરીને ખરીદીને લાવે મમ્મી પપ્પા ના પાડતા હોય તો પણ રડે માથાકૂટ કરે ઝઘડે બહુ જીદ કરીને રમકડું લઈને આવે ચાર પાંચ દિવસ રમ્યા પછી કંટાળી જાય પછી મૂકી દે ખબર પણ ન હોય કે હવે રમકડું ક્યાં ગયું તો આ વસ્તુ જે છે સિમ્બલાઇઝ કરે છે કે કોઈ પણ વસ્તુમાં આપણો પરમાનન્ટ ઇન્ટરેસ્ટ બેસતો નથી કે જે રીતે ફેશન બદલાતી જાય આજે આવા કપડાં ચાલ્યા હવે લોકો કંટાળી ગયા હવે નવું લાવો હવે નવું લાવો તો આ નવાની જે ઈચ્છા થાય છે ઇટ મીન્સ કે જૂની વસ્તુમાંથી હવે તમને કંટાળો આવે છે તો એ વાત અહીંયા બતાવી છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ કે જ્યાં તમને તમારી અહંતા અથવા મમતા હોય એ ધીમે ધીમે ઘટવા લાગે અને અંતમાં એ દુઃખ અને શોકનું કારણ કંટાળાનું કારણ બની જાય ડિફરન્શિએટલી અહંતા અને અહંતા બંનેનું સમજો અહંતા આપણા શરીરમાં હોય એનું મેં એક્ઝામ્પલ આપ્યું કે કોઈક એજ ઉપર માણસને કંટાળો આવે હવે કેટલું જીવવાનું બહુ થયું કે મોટી ઉંમરના લોકો બીમારીમાં હોય તમે દવા આપો એમને તો છેલ્લે છેલ્લે કંટાળે હવે કેટલી દવા લેવાની એક ને એક દિવસ તો મરવાનું જ છે ને હવે જરૂર નથી હું દવા નહીં લઉં ઘણા એવા લોકોને મેં જોયા છે કે એ લોકો એવા જિદ્દી બની જાય કે દવા લેવાનું છોડી દે તો એનો મતલબ કે પોતાના શરીરમાંથી ધીમે ધીમે એ અહંતા છૂટતી જાય છે હવે એમાં એટલો બધો ઇન્ટરેસ્ટ આપણે લાગતો નથી મમતાત્મક વસ્તુઓ જોઈ લ્યો કે તમે એમ કહો કે મારી મારા કપડા છે હવે કપડામાં તમારો ઇન્ટરેસ્ટ કેટલા દિવસ રહે તમે એને વીસ વાર પહેરો ત્રીસ વાર પહેરો ચાલીસ વાર પહેરો એના પછી હવે એ વસ્તુમાં કંટાળો આવે તો એ વાત છે કે જ્યાં જ્યાં આપણી અહંતા અને મમતા લાગેલી છે ત્યાં ત્યાં એ વસ્તુ દુઃખ અને શોકનું કારણ લોંગ પીરિયડમાં બને છે કે કોઈક ટાઈમ પછી આપણને હવે કંટાળાજનક લાગે અને પછી એ દુઃખ આપે કે એ જ વસ્તુ જેવી રીતે એમ એક્ઝામ્પલ લો કે શરૂઆતમાં એક ક્રેઝનો પીરિયડ છે કે તમને બહુ ઇન્ટરેસ્ટ હોય વસ્તુમાં ખુશી હોય મજા આવે થોડોક ટાઈમ ઠીક ઠીક ચાલે છે પછી ધીમે ધીમે વસ્તુમાંથી કંટાળો આવવા લાગે કે બહુ થયું હવે નવું લાવો નવું લાવવાની શક્તિ ન હોય એ જ વસ્તુને તમે પહેર્યા જ કરો પહેર્યા જ કરો પછી હવે દુઃખનું કારણ બને કે તમને કોઈ સામે તમારો મનગમતો ડ્રેસ એ દેખાડે કે કોઈક ટાઈમમાં ચાર વર્ષ પહેલા તમને બહુ પસંદ હતું ને આજે પાંચમા વર્ષે હવે તમને એ જોઈને પણ ગુસ્સો આવી જાય કે કેટલું પહેરવાનું હવે એને ફેંકી દો તો આ શરૂઆતમાં ક્રેઝ એનું ઇન્ટરેસ્ટ ખુશી કંટાળો અને દુઃખ આ જ પ્રક્રિયા જે છે દુનિયાની બધે બધી વસ્તુઓમાં ચાલે છે કોઈકનું પીરિયડ શોર્ટ હોય કે કોઈક વસ્તુ આપણને ચાર પાંચ કલાકમાં જ ગમતી બંધ થઈ જાય કોઈક વસ્તુ એવી હોય કે પચીસ ત્રીસ પચાસ વર્ષે આપણને એમાંથી કંટાળો આવવા લાગે તો એ બેઝિક વાત અહીંયા બતાવી કે જ્યાં જ્યાં આપણી અહંતા છે જ્યાં જ્યાં આપણી સંસારની વસ્તુઓમાં આપણી મમતા છે એ વસ્તુ અંતે લોંગ પીરિયડમાં કંટાળા અને દુઃખનું કારણ બને છે તો અહીંયા એને બતાવે છે કે એ સંસારનો પ્રવાહ પછી એક એવી નદી જેવો લાગે કે હવે જેમાં આપણને જબરદસ્તી તણાવ પડે અમે એક લોકો કેરેલા ગયા ત્યારે હાઉસ બોટમાં જવાનો બહુ ક્રેઝ હતો કે હાઉસ બોટમાં જશું ત્યાં રહેશું તો કાકાએ કીધું કે આપણે ત્રણ કલાકનો ચૂઝ કરીએ અમે કીધું નહીં એક જ વાર તો આવ્યા છીએ પહેલી વાર આવ્યા છીએ પાંચ કલાકની લઈએ એક કલાકની અંદર જ અમે લોકો કંટાળી ગયા કે હવે ક્યારે પહોંચશું હવે કેટલું જોવાનું એક ને એક સીનરી કેટલી વાર જોઈએ તો શરૂઆતમાં એનો ક્રેઝ છે ધીમે ધીમે હવે દુઃખ અને કંટાળાનું કારણ બને હવે પાંચ કલાક તો માંડ માંડ પસાર થાય એવી રજા થઈ જાય કે એકદમ કંટાળતા કંટાળતા તમે પૂરું કરો ને ઉતરો ત્યારે હાશ થાય કે ચલો શાંતિ થઈ ઉતરી ગયા હવે તો અહીંયા એ વાત છે કે હવે એ અહંતા મમતાનો જે પ્રવાહ છે એ નદી જેવો લાગે કે જેમાં તમને જબરદસ્તી તણાવો પડે છે અનિચ્છાએ કે હવે એની અંદર મજા નથી આવતી કે આ સંસાર જે છે તમને એવું લાગે છે કે હવે કંટાળો આપે છે કે કોઈ એક ને એક વસ્તુ દુનિયાની બધી બધી વસ્તુ અંતે દુઃખનું કારણ બને છે આ વાતને જ્યારે માણસ સમજી જાય છે ત્યારે અંતમાં જ્યારે એને ભગવાન મળે કે ભગવાનનું આશ્રય મળે ભગવાનનું નામ મળે ત્યારે એને એમ થાય કે ચલો હવે આ કંઈક સારી ચીજ મળી જેમાંથી ઇન્ટરેસ્ટ ક્યારે નથી જતો એ પરમાનન્ટ ઇન્ટરેસ્ટ જેની અંદર બને છે તો ત્યારે એ ટાઈમની અંદર પ્રભુને યાદ કરીને ઠાકોરજીનું નામ લઈને કે ઠાકોરજીને સાંભળીને આપણે એ જાતની નિશ્ચિંતતા મળે કે હવે આપણને આ સંસારની નદીમાંથી કોઈક છોડાવવા વાળું છે કે જે આપણને આ હંતા મમતાની જે નદી છે જે આ સંસાર છે એનામાંથી કાઢવા વાળું આપણને કોઈક મળ્યું તો જ્યારે ભગવાન મળે અથવા ભગવાનની યાદ આવે ભગવાનનું નામ લઈએ ત્યારે એ જાતનો સંતોષ આપણને થાય કે આ સંસાર કે જેમાં કંઈ નથી રાખ્યું અંતે જે દુઃખ ને દુઃખ જ આપવાનું છે એ સંસારમાંથી આપણને કાઢવા વાળું સંસારમાંથી બારે ખેંચીને આપણને જે બારે કાઢશે નદીમાંથી પ્રવાહની નદીમાંથી એવા ભગવાન આપણી સાથે છે ત્યારે જીવને નિશ્ચિંતતા મળે એટલે કે એને શાંતિ થાય હાશકારો જેને ગુજરાતીમાં કહેવાય કે હાશ થઈ શાંતિ થઈ હવે ગમ્યું હવે ચિંતા મટી ગઈ તો સંસારની અંદર જીવને આ જાતની ફિલિંગ થાય છે કે માંડ માંડ આ ટાઈમ નીકળે છે આ જબરદસ્તી મને આની અંદર કોઈકે ઘોસાડી દીધું છે ને હવે ભગવાનની જરૂર કોઈક ના કોઈક લેવલ ઉપર માણસને જ્યારે પડે કે આ સંસારમાંથી મને કોઈક કાઢે કે નાના બચ્ચાઓને જે રીતે સ્કૂલમાં થતું હોય કે સ્કૂલની અંદર મજા ના આવે ને એમ થાય કે કોઈક ને કોઈક બહાને અમને છુટ્ટી મળે કે ઘરમાં પ્રસંગ આવી જાય કે કોઈની બર્થડે હોય કે બહાર ફરવા જવાનું થાય બહારગામ જવાનું થાય તો બચ્ચાઓને બહારગામ જવા કરતાં પણ એની ખુશી વધારે હોય કે સ્કૂલમાં છુટ્ટી થઈ ગઈ કે સ્કૂલ નહીં જવું પડે તો અહીંયા આ જાતની વાત છે કે આમાં જબરદસ્તી તમને કોઈએ નાખી દીધા છે ને પછી એમાંથી તમને હવે જયારે તમને એવો કોઈ પણ એક કિરણ પણ મળે છૂટવાની કે ચલો આમાંથી છુટ્ટી મળે છે આમાંથી રજા મળે છે તો આનંદ થઈ જાય તો એ વાત અહીંયા બતાવી કે સંસારનો જે પ્રવાહ છે નદી જેવો છે કે તમને અનિચ્છાએ પણ પૂરમાં તણાતો એ વ્યક્તિની અંદર તણાવવું પડે અહંતા મમતાના ચક્રમાં તો એમાં તે છોડાવવા વાળા ભગવાન જયારે જીવને મળી જાય છે ત્યારે એને નિશ્ચિંતતા થાય કે હવે મારે ડરવા જેવું નથી ભગવાન મને આ પ્રવાહમાંથી કાઢી લેશે કે જે એક્ઝામ્પલ પહેલા આપ્યું કે લાકડીનું પાટિયું મળી જવો તો બે હાથ ટેકવીને માણસને એટલી શાંતિ થઈ જાય કે હવે આમાંથી હું ડૂબીશ નહીં કમસે કમ બચી ગયો તો આવી ફિલિંગ જે છે એ જ ભક્તને પણ થાય જ્યારે એને ભગવાન મળે તો ભગવાનનું નામ ભગવાનની સેવા ભગવાનની પ્રાપ્તિ એ જીવને કેવું લાગે કે આ નદીમાંથી મને કોઈ છોડાવવા વાળું મળ્યું કે આ સંસાર કે જે પ્રવાહ છે એક જાતને નદી છે જે ધક્કો આપે છે તમને દોડ્યા કરો દોડ્યા કરો દોડ્યા કરો તો એ અહંતા મમતામાંથી કાઢવા વાળું એમાંથી છોડાવવા વાળું તમને જયારે મળી જાય ભગવાન ભગવાન મળી જાય તો ત્યારે ભક્તને એવી નિશ્ચિંતતા આવી જાય જેમ લાકડું મળી જાય ત્યારે નિશ્ચિંતતા આવે એવી નિશ્ચિંતતા એ ભક્તને એ જાતની આવી જાય કે ચલો આ સંસારમાંથી અમને છોડાવવા વાળું અહંતા અમતામાંથી છોડાવવા વાળા ભગવાન અમને મળી ગયા હશે તો આને આપણે ત્યાં કહેવાય છે કે આશ્રય છે એટલે કે આ સંસારમાંથી મુક્ત થવા માટે કે આ અહંતા અને મમતા કે જે શરૂઆતમાં સુખ આપે છે અંતમાં દુઃખ આપે છે એનામાંથી છૂટવા માટે એકમાત્ર ઉપાય છે ભગવાનની આશ્રય લેવો એટલે કે ભગવાનના આશ્રયમાં જવું ભગવાનને પોતાના આશ્રય માનીને એવી ઈચ્છા રાખવી કે ભગવાન મને આ સંસારમાંથી છોડાવે અને પોતાની પ્રાપ્તિ કરાવે તો આ ભગવદ આશ્રય છે ભગવાનનો આશ્રય છે કે જ્યારે ભક્તને એ જાતની ફિલિંગ આવે કે આ સંસારમાંથી છોડાવવા વાળું કોઈક તો છે જે મને મળી ગયા છે તો ત્યારે એ ભક્તની એ જાતની નિશ્ચિંતતા આવી જાય કે ચલો હવે હું ડૂબવાનું નથી આ સંસારમાં હું ભગવાનને પ્રાપ્ત કરી લઈશ હું આ સંસારમાંથી નીકળી જઈશ બારે તો એ વાત અહીંયા બતાવી કે એ ભગવદ આશ્રય છે એટલે કે ભગવાનના આશ્રય વિના આ સંસારમાંથી છૂટવા માટેનો કોઈ પણ ઉપાય બચ્યો નથી કે જ્યાં સુધી ભગવાનની મદદ તમે ન લ્યો ભગવાનની હેલ્પ ન લ્યો ભગવાનનો આશ્રય જ્યાં સુધી આપણે સ્વીકાર ન કરીએ ત્યાં સુધી આ સંસારમાંથી છોડાવવા વાળું કોઈ નથી ભગવાન સિવાય આ સંસારમાંથી આપણને કોઈ છોડાવી શકે તેમ નથી એટલે કે જ્યારે ભક્ત આવી અહંતા મમતા રૂપી સંસારની નદીમાં હોય ત્યારે ભક્તને જ્યારે ભગવાનનું નામ ભગવાનનો સેવા મળી જાય ત્યારે જીવને એમ થાય કે ચાલો હવે છૂટશો ટાઈમ પીરિયડ એને ખબર નથી કે કેટલા દિવસોમાં બચી જશું પણ એટલી તો નિશ્ચિંત થઈ જાય કે ચલો હવે ડૂબવાના તો નથી હવે તો બચી ગયા તો આ જાતની ફિલિંગ ભક્તને થાય જ્યારે ભગવાન એને મળી જાય એટલે કે સંસારમાંથી છૂટવા માટે સંસારમાંથી મુક્તિ મેળવવા બીજો કોઈ ઉપાય છે નહીં આ જાતની ફિલિંગ જ્યારે આપણને બહુ દ્રઢતાથી આવી જાય બહુ સ્ટ્રોંગલી આ જાતની ફિલિંગ આપણી બની જાય કે ભગવાન સિવાય સંસારમાંથી છોડાવવા વાળું કોઈ નથી કોઈ જ નથી ભગવાન એક માત્ર એવા છે કે જે મને આ સંસારમાંથી છોડાવી શકે છે આ ફિલિંગ ને આપણે ત્યાં કહેવાય છે કે આશ્રય છે કે આશરો છે એટલે કે જે તમે તડકામાં ફરતા હો ને એક છાયા વાળું ઝાડ મળી જાય તો કેટલી શાંતિ થાય તો તમને હવે એમ થાય કે ચલો તડકામાંથી તો હવે બચી જ ગયા પાક્કું બચી ગયા આ જાતની ફિલિંગ જયારે ભગવાન માટે થાય સંસાર તડકા જેવો છે દુઃખ આપે છે ભગવાન વૃક્ષની છાયા જેવા છે જે શાંતિ આપે છે સુખ આપે છે એ પણ પરમાનન્ટ ટેમ્પરરી નહીં સંસારની વસ્તુઓ ટેમ્પરરી સુખ આપે છે ભગવાન પરમાનન્ટ સુખ આપે છે તો ભગવાન મળી જાય ત્યારે જીવને એ જાતની ફિલિંગ થાય કે હવે બચી ગયા હવે તો આ સંસારમાંથી છૂટ્યા સમજો હવે તો નીકળી જ જશું અમે ને એ જ્યારે ભગવાનના આશ્રયમાં જાય પોતાની મુક્તિ માટે સંસારમાંથી પોતાને છોડાવવા માટે તો આ ફિલિંગ ને આપણે ત્યાં આશ્રય કહેવાય કે ભગવાન આપણી રક્ષા કરવા વાળા છે બેઝિકલી કાંઈ જ વાત ન સમજાઈ હોય તો ઇન શોર્ટ આશ્રયનો મિનિંગ છે આપણા રક્ષક કે જે આપણી રક્ષા કરશે તો ભગવાનમાં એ સ્ટ્રોંગ ફિલિંગ આવી જવી કે ભગવાન મારા રક્ષક છે ભગવાન મને બચાવનારા છે તો આ જાતની ફિલિંગને આપણે ત્યાં આશ્રય કહેવામાં આવે છે આજે મેં બહુ ડીપ સમજાવ્યું છે હવે કોણ કે છે અને સમીરભાઈ તમે રિપીટ કરશો હા હેલો હા તમને શું સમજાયું બસ એટલું જ હા આપણે જે સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી કે અલગ અલગ ધર્મ સંપ્રદાયને બધા જે છે એ બધાના પોતપોતાના અલગ અલગ બધાના ધારણાઓ છે એ પ્રમાણે પુષ્ટિ માર્ગની અંદર પણ આપણે જે વસ્તુ આપણને સમજાવવામાં આવે છે જે મહાપ્રભુજી આપણને કીધું છે તે પ્રમાણે કે શ્રી કૃષ્ણ આપણે ભગવાન છે જેને આપણે પ્રાર્થના કરીએ છીએ આપણે જેને અનુ કરીએ છીએ તો મેઇન વસ્તુ એ છે કે આપણે જે જિંદગી લાઈફની અંદર જે અહંતા અને મમતા હું પણ અને મારું પણ જે આપણે બે વસ્તુ લાઈફની અંદર જે છે હું ભણવામાં પણ તમે જે સમજાવ્યું પ્રમાણે કે હું માં પણ બે વસ્તુ છે કે જે આપણે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યું છે જે કે ભાઈ હું છું હું મનીષા છું જે પણ છે પ્રમાણે એક હું ઈ આવી રહ્યું છે અને એક બીજું જે ઈગો જે માણસ ને આવે જે છે એ વસ્તુમાં એક હું છે એક અને મમતામાં જે મારું પણ જે છે કે જ્યાં મારું બાળક છે આ મારી વસ્તુ જે છે જે એ પ્રમાણે તો બે વસ્તુ જે ની અંદર જે છે હું પણ અને મારું પણ જે છે એ હું પણ અને મારું પણ જ્યાં સુધી માણસની અંદર પોતાની અંદર જે સમાયેલું છે પોતે જે માણસ એ વસ્તુ જ્યાં સુધી એને છોડી નથી શકતો જ્યાં સુધી ત્યાં સુધી એ સંસારનું જે મોહ માયા જે છે એનાથી છૂટી નથી શકતો એટલે જો આપણે પોતાને પ્રભુની આશ્રયમાં આપણે જવું હોય પ્રભુની પાસે આપણે જવું હોય તો આજે હું પણ મમતાપણું જે છે આપણે પોતે જ્યાં સુધી આપણે નથી છોડી શકતા ત્યાં સુધી આપણે ભગવાનને પામી નથી શકતા તેથી જ કહેવામાં આવે છે કે તમે આ હું પણ અને મારું પણ તમે છોડો એ અગર છોડશો તો આપણને પોતાને સામેથી જ એની ભક્તિ કરવાનું મન થશે અને પ્રભુ પોતાને આપણી પાસે બોલાવશે તો હું કહું ને મારું પણ જ્યાં સુધી લાઈફની અંદરથી નહીં છૂટે ત્યાં સુધી આપણે એક છે ને માર્ગ જે આપણું છે એ રસ્તા પર આપણે જઈ નહીં શકીએ કે ના તો આપણે એ વસ્તુ ભગવાનને પામી શકીએ આપણે એની અંદર એટલે કે પછી બીજી વાત એ આવે છે કે હવે છૂટતું નથી હું એમ કહું કે એવી રીતે કેવી રીતે હું છોડી દઉં તો મારા મમ્મી પપ્પા છે મને એમણે જન્મ આપ્યો છે એમની સાથે રહું છું એમની સાથે મારી મમતા કેવી રીતે છૂટી શકે હું કેવી રીતે એમને ભૂલી શકું તો અહીંયા એ વાત છે કે ભગવાનનો આશ્રય ભગવાનને પોતાના રક્ષક તરીકે સ્વીકારવા અને એ જાતની ભાવના લાવવી કે ભગવાનને જે કંઈ પણ ઠીક લાગશે એ ભગવાન પોતે કરશે હું કંઈ મારાથી કંઈ થતું નથી એટલે કે એક જાતની ડિસેબલનેસ લાવવી કે મારાથી કંઈ થશે નહીં જે કરવું હશે ભગવાન કરશે હું કંઈ કરી શકું તેમ નહીં આ જાતની ફિલિંગ જે છે એને આપણે ત્યાં આશ્રય કહેવાય છે કે કેવલ ભગવાન બધું કરી શકે છે મારાથી કંઈ થતું નથી જ્યાં સુધી આપણી એ ફિલિંગ રહે છે કે હું કંઈ કરી શકું છું મારાથી કંઈક થશે ત્યાં સુધી તમારો આશ્રય કાચો છે જે દિવસ એ ફિલિંગ આવે કે મારાથી કંઈ થતું નથી જે કરે છે ભગવાન જ કરશે મારાથી કંઈ થશે નહીં બધું ભગવાન પોતાની ઈચ્છાથી જે સારું હશે તે કરશે મેં બધું ભગવાનને સોંપી દીધું છે આવી ફિલિંગ જે દિવસ આવે તેને પુષ્ટિ માર્ગમાં આશ્રય કહેવાય છે કે દ્રઢ આશ્રય છે બરાબર જે રીતે એક્ઝામ્પલ લો પ્રહલાદ નું નામ સાંભળ્યું હશે પ્રહલાદજી તો એમને એવું થયું કે એમના પિતાએ એમને કીધું કે તું એ હંમેશા બચપનથી ભગવાન વિષ્ણુને માનતા અને જ્યારે જુઓ ત્યારે ભગવાનની ભક્તિમાં એમની સેવામાં નામ લેવામાં જ રહેતા બીજી કોઈ એક્ટિવિટીમાં એમને બહુ મન લાગતું નહીં તો હિરણ્ય કશ્યપુ જેના પિતા એમણે પ્રહલાદને કીધું કે હું ભગવાન છું તું કોનું નામ લે છે એ ભગવાન નથી ભગવાન તો હું છું તું કેમ નથી સમજતો તો પ્રહલાદજી એ વાતને એક્સેપ્ટ કરવાની ના પડી કે તમે ભગવાન નથી ભગવાન તો વિષ્ણુ છે હું એમનું જ નામ લઈશ હું એમને ક્યારે છોડીશ નહીં તો હિરણ્ય કશ્યપુ એને મારવાના કેટલા બધા પ્રયાસ કર્યા કે એને આગમાં જલાવવાની કોશિશ કરી પહાડી પરથી ફેંકી દીધા હાથી ના પગ નીચે ચગદાવવાની પણ કોશિશ કરી પાણીમાં તણાવવાની પણ કોશિશ કરી મારવાની પણ કોશિશ કરી બધું ફેલ થયું શું કામ કેમ કે એમને ભગવાનમાં એ જાતનું આશ્રય હતું જ્યારે પણ જે રીતે ભાગવતજીની કથાની અંદર એ વાત આવે છે કે જ્યારે પ્રહલાદજીને હિરણ્યકશિપુ એક માણસને કીધું કે તું આને પહાડ ઉપરથી ધક્કો મારી દે ખાઈમાં પડીને પોતે મરી જશે એટલે હવે જોઈએ એને બચાવવા માટે કોણ આવે છે એને ભગવાન ઉપર બહુ ભરોસો છે ને જોઈએ એને બચાવવા કોણ આવે છે એમ કરીને એને ખીણમાં ફેંકવાની કોશિશ કરે છે તો પ્રહલાદ એની એજ કેટલી નાની હતી બાર અગિયાર બાર વર્ષની એજ હતી એ એજમાં પણ આપણા વચ્ચે આપણે ત્યાં નાના બચ્ચાને જોઈ લો ઊંચી હાઈટ ઉપર મુંબઈમાં બિલ્ડિંગમાં બાલ્કનીમાં જાય તોય બીક લાગે નીચે આટલી બધી હાઈટ જોઈને એમાં પહાડ ઉપરથી ફેંકવાની વાત કેટલી મોટી છે તો પણ પ્રહલાદજીને બિલકુલ ડર લાગ્યો નહીં એ ભગવાનનું નામ લેતા લેતા કૂદી ગયા ત્યાં સુધી ભાગવતજીમાં આવે છે કે એમને ધક્કો મારવાની પણ જરૂર ન પડી પોતે કૂદી ગયા ત્યાંથી પણ ભગવાનનું નામ લઈને કૂદ્યા કે જે થશે ભગવાન જોશે જીવીશ તો પણ ભગવાનની ઈચ્છાથી મરીશ તો પણ ભગવાનની ઈચ્છાથી તો નીચે ભગવાન આવીને એમને પોતાની ખોળામાં ઉપાડીને એમને બચાવી લીધા એમને પડવા નહીં દીધા એ જ જયારે હોલિકા એને પોતાના ખોળામાં લઈને આગ લગાડી ત્યારે પણ એમને એ બીક નહીં લાગી કે આગ મને બાળી નાખશે કે હું મરી જઈશ કે મારું જીવન ખતમ થઈ જશે તો પ્રેમથી હસતા હસતા આગ ઉપર બેસી ગયા ને ભગવાને હોલિકાને મારી દીધી પ્રહલાદજી બચી ગયા જયારે હિરણ્યકશ્યપુએ કીધું કે બોલ તારો ભગવાન ક્યાં છે તેણે કીધું બધી જગ્યાએ છે કેટલા કોન્ફિડન્સ થી એમણે વાત કરી કે બધે છે હિરણ્યકશ્યપુ કીધું કે આ થાંભલામાં જે પ્રહલાદે કીધું આ છે હિરણ્યકશ્યપુ જયારે તોડ્યો એ થાંભલાને તો પ્રહલાદજી નું એ આશ્રય હતો એમનો ભગવાન પ્રત્યેનો એટલો બધો દ્રઢ વિશ્વાસ હતો કે ભગવાન ત્યાં આવવા માટે મજબૂર થયા ત્યાં પધાર્યા ને ભગવાનને હિરણ્યકશિપુ જ્યારે એ ફોડ્યો થાંભલો તો એમાંથી ભગવાન નૃસિંહ પ્રકટ થયા કે જ્યારે જ્યારે પ્રહલાદજીને મારવાની એમણે કોશિશ કરી ત્યારે ત્યારે ભગવાન એમને બચાવે પ્રહલાદજીએ ક્યારે એવું કીધું નથી કે ભગવાન મને બચાવવા માટે આવો મારા પિતા મને મારી નાખે છે કે ન તો એમણે ઘરમાંથી ભાગવાની કોશિશ કરી ખેણમાં ફગાવી દેવાના હતા તો પોતે કૂદી ગયા એમને ધક્કો મારવાની પણ જરૂર નહીં પડી તો આટલું બધું કોન્ફિડન્સ આટલું બધું પાવર ક્યાંથી આવ્યો આ ક્યાંથી આવ્યો ભગવાનના આશ્રયમાંથી કે એમને જે ભગવાન ઉપર ભરોસો હતો ભગવાન ઉપર એ જાતનો આશ્રય હતું કે કંઈ પણ થાય ભગવાન મારા માટે જે સારું હશે એ જ કરશે મરીશ તો પણ ભગવાનની ઈચ્છાથી જીવી જઈશ તો પણ ભગવાનની ઈચ્છાથી આવું જે પ્રહલાદજીનો જે દ્રઢ આશ્રય હતું એણે ભગવાનને દર વખતે એમને બચાવવા માટે કમ્પલસરી બનાવી દીધું કે ભગવાનને આવવું જ પડ્યું ત્યાં એમની રક્ષા માટે તો અહીંયા એ વાત છે કે આ આશ્રયનો પાવર છે કે જ્યારે જે કોઈ એવો બાળક હોય કે જે અપંગ હોય એટલે કે હાથ પગ ના ચાલતા હોય આશ્રિત હોય કે કોઈકને એની મદદ કરવી પડે એને ઉપાડવો પડે સુવડાવવું પડે ખવડાવવું પીવડાવવો પડે ને ચલાવવું પડે ચાલે પણ નહીં પોતાની રીતે તો એટલી નાની એજમાં બાળક કેટલું નિશ્ચિંત હોય અને એવી નિશ્ચિંતતાની એજમાં બાળકને કંઈ ના પડી હોય જેવી તો તમે જોતા હશો કે નાના બાળક જ્યારે ચાલવાનું શીખે તો દોડવા જ લાગી જાય એટલા કોન્ફિડન્સ છે અને પડે પડી જાય પાછા ઊભા થઈને દોડવા લાગી જાય હવે બાળકની તો આશ્રય કોના ઉપર છે એના માતા પિતા ઉપર જે માતા પિતા મારી રક્ષા કરવા માટે છે તો બાળકને આપણને એમ થાય કે ધીમે ધીમે ચાલીએ પડી જશું તો બાળકને એવું નહીં થાય કે હું ધીમે ચાલું હું પડી જઈશ કેમ કે એને ખબર છે મારી મમ્મી બેઠી છે મારા પપ્પા બેઠા છે મને બચાવી જ લેશે તો એ કેટલી ખુશી ખુશી દાદરો પણ ચડી જાય એને એ પણ બીક નહીં લાગે લપસી ગયો તો પડી ગયો તો કોઈ વિચાર નહીં તો આટલું બધું કોન્ફિડન્સ ક્યાંથી આવ્યું એ આશ્રય ઉપરથી કે જે એના માતા પિતામાં એનો આશ્રય હતો એ વિશ્વાસ કે હું કંઈ પણ કરું મારા માતા પિતા બેઠા છે મને બચાવી લેશે મને પડવા નહીં દે આવું કોન્ફિડન્સ જ્યારે ભગવાન ઉપર આવે કે જ્યારે આપણને કોઈ જાતની બીક જ ન રહી જાય તો એ સ્ટેજ કેવી છે કે જ્યારે ભગવાન ઉપર એ એ લેવલનો ભરોસો છે જેવો પ્રહલાદજીને હતો કે ખાઈમાંથી કૂદી ગયા એમને એની બીક નહીં લાગી કે મરી ગયો તો ભગવાન નહીં આવ્યા તો કોઈ શંકા નહીં કોઈ ચિંતા નહીં આનંદથી પ્રેમથી કૂદી ગયા ત્યાંથી એક બાળક નાના બાળક જેવી રીતે માતા પિતા પર ભરોસો હોય વિશ્વાસ હોય એ રીતે તો એક નાના બાળકને પોતાના માતા પિતા પ્રત્યે જેવો વિશ્વાસ જેવો ભરોસો જે શ્રદ્ધા જે આશ્રય હોય એવું આશ્રય એ પુષ્ટિ ભક્તનો ભગવાન માટે હોવું જોઈએ કૃષ્ણ ઉપર હોવું જોઈએ કે મારું જીવું બધું ભગવાનના હાથમાં છે મને ડરવાની શું જરૂર છે આટલા કોન્ફિડન્સ સાથે જ્યારે ભગવાન ઉપર આપણો ભરોસો હોય ત્યારે કોઈ પણ મુશ્કેલી આપણા ઉપર આવતી નથી એ આશ્રય છે આ સાચો મિનિંગ છે આશ્રયનો કે જ્યાં એટલી બધી નિર્ભરતા ગુજરાતીમાં કહીએ સ્થિર ગુજરાતીમાં કે બાળકની જેવી માતા પિતા ઉપર નિર્ભરતા હોય ખવડાવે તોય મમ્મી પીવડાવે તોય મમ્મી કંઈ જોઈએ તોય મમ્મી પડી જાઉં તો દવા પણ મમ્મી કરે કંઈ પણ થઈ જાય બધું મમ્મી પપ્પા કરશે મને કંઈ નથી કરવાનું આ લેવલની જે નિર્ભરતા એક બાળકની માતા પિતા પ્રત્યે છે એવી નિર્ભરતા આપણી ભગવાન ઉપર થવી જોઈએ કે એવો ભરોસો જે પ્રહલાદજીને ભગવાન માટે હતો કે ખાઈમાંથી કૂદી જાઉં મને શેનો ડર છે ભગવાન આવી જશે છે મારી રક્ષા માટે હંમેશા છે તો આવી નિર્ભરતા આવો ભરોસો આવી શ્રદ્ધા આવો દ્રઢ વિશ્વાસ એને આપણે ત્યાં આશ્રય કહેવાય છે કે ભગવાન માટેનો જીવનો આશ્રય છે તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું શામુ બાબાશ્રીના પિતા એટલે કે દીક્ષિત કાકાજી એમને એવું હતું કે એમણે પોતાની આખી લાઈફમાં કોઈ દિવસ સવારે સૂર્યોદય થાય અને સાંજે સૂર્યાસ્ત થાય સૂર્યાસ્ત પછી એમના ઘરમાં એક પૈસો પણ ન મળે એક પૈસો એટલે કે વન પૈસા જેને એ જમાનામાં પૈસા કે આઠાની ચલન હતી તો આઠામાં પણ એમના ઘરમાં હોય નહીં એ સૂર્યાસ્ત થાય એટલે એમના ઘરમાં જેટલી પણ વસ્તુઓ હોય જેટલો પૈસો હોય બધું દાનમાં આપી દેતા લોકોને આપી દે ગરીબોને આપી દે વૈષ્ણવોને આપી દે કે દાન કરાવી દે સંસ્થામાં આપી દે પણ એમના ઘરમાં સૂર્યાસ્ત થઈ જાય એના પછી એક પૈસો પણ ઘરમાં રહે નહીં ને બીજા દિવસે સવારે સૂર્યોદયથી પાછું જે આવે તે નવું જ આવે એમણે ક્યારેય ચિંતા નહીં કરી કે કાલે શું ખાઈશ કે કાલે મને કંઈ પૈસા ન હોય મારા ઘરમાં તો શું પહેરીશ જરૂર પડી તો શું થશે એવી કોઈ ચિંતા નહીં ભગવાન ઉપરના એટલા દ્રઢ આશ્રયથી કે જે કરશે ભગવાન બધું સારું કરશે એવા દ્રઢ આશ્રયથી એ સૂર્યાસ્ત પછી પોતાના ઘરમાં એક પૈસો પણ રાખતા નહીં કોઈ બેંકમાં અકાઉન્ટ નહીં કાંઈ બેંક બેલેન્સ નહીં કોઈ ચેકબુક પાસબુક કે વીમો લીધેલો નહીં કાંઈ જ નહીં કેવલ સવાર થાય ને સાંજ થાય એટલા દિવસમાં જે જરૂરિયાત પૂરતા પૈસા હોય એટલા યુઝ કરે સૂર્યાસ્ત પછી પછી એક પણ પૈસો એમના ઘરમાં હોય નહીં પણ એમના જ જીવનની મારી સામેની જ આ બધી વાતો એમને જોયા છે તો એ ટાઈમ એ જાતનો છે કે એમને કાકાએ એ વાત કીધી કે એમને પોતાની લાઈફમાં ક્યારે પણ પૈસાની તંગી થઈ હોય કે ક્યારે એવી જરૂરિયાત થઈ ગઈ કે એમની પાસે કંઈ ન હોય અને બહુ મુશ્કેલી થઈ ગઈ એવો કોઈ દિવસ એમની લાઈફમાં ક્યારે આવ્યો નહીં કે એમને ક્યારે એવું થઈ જાય કે પૈસા નથી એવો કોઈ દિવસ એમની લાઈફમાં ક્યારે પણ આવ્યો નહીં સાંજ પડતા ઘરમાં એક પૈસો પણ ન હોય એમને એ ચિંતા નહીં કે રાતે જરૂર પડી તો શું થશે કોઈ ચિંતા નહીં ભગવાન ઉપર એ જાતનો ભરોસો તો આ આશ્રય છે ભગવાન ઉપરનો વિશ્વાસ ભગવાન ઉપરનો આશરો કે એમનો એવો દ્રઢ આશ્રય કે હવે મને ડરવાની જરૂર નથી ભગવાન મારા માલિક છે જે થશે જે હું મળવું સુખી હોવું દુઃખી હોવું બધું ભગવાન જોશે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવી જાતની સ્ટ્રોંગ ફિલિંગ જ્યારે આપણામાં આવી જાય ભગવાન માટે તો એને પુષ્ટિ માર્ગમાં આશ્રય કહેવામાં આવે છે એ આશ્રય છે જેને આપણે ત્યાં કહેવાય છે ભગવદ આશ્રય અથવા દ્રઢ આશ્રય કે એવો આશ્રય કે જે ક્યારે હલતો નથી જેમાં ક્યારેય શંકા નથી થતી કોઈ ચિંતા નથી હોતી કોઈ જાતની શંકા કુશંકાઓ કે અવિશ્વાસ ક્યારે નહીં ભગવાન ઉપર એવો દ્રઢ વિશ્વાસ કે ભગવાન બધું મારા માટે જે બેસ્ટમાં બેસ્ટ જે સારામાં સારું હશે એ ભગવાન કરશે જીવવું મરવું મારું સુખી કે દુઃખી હોવું બધું ભગવાનના હાથમાં છે મને કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભગવાન મારા માલિક છે આ જાતની સ્ટ્રોંગ ફિલિંગને જ આપણે ત્યાં આશ્રય કહેવામાં આવે છે એ જરૂરી નથી કે ફર્સ્ટ સ્ટેજ ઉપર આ જાતનું ભરોસો ભગવાન ઉપર હોય પણ એને ધીમે ધીમે ડેવલપ કરવાનું પુષ્ટિ ભક્તિ માર્ગમાં બતાવવામાં આવ્યું છે કે આશ્રયને ભરોસાને વિશ્વાસને ધીમે ધીમે ડેવલપ કરો ને ડેવલપ કરતા કરતા આ પ્રહલાદજી જેવો વિશ્વાસ ભગવાન ઉપર આવી જાય કે દીક્ષિત કાકાજી જેવો વિશ્વાસ ભગવાન ઉપર આવી જાય કે કોઈ ચિંતાઓ પોતાના જીવન પ્રત્યે હોય જ નહીં માણસને બચી જ ન જાય તો આ વાત સમજવાની છે કે આ પુષ્ટિ માર્ગમાં બહુ બેઝિક વાત છે કે ભગવાન ઉપર દ્રઢ આશ્રય ભગવાનનો દ્રઢ ભરોસો સુખ દુઃખ જીવવું મરવું કે આપણા જીવનમાં ખરાબ સારું કંઈ પણ થવું બધું ભગવાનના હાથમાં છે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ભગવાન બધું જાણે છે ભગવાન બધું કરવા માટે સક્ષમ છે શક્તિમાન છે સામર્થ્યવાન છે આવી ફિલિંગ હોવી ભગવાન માટે ભગવાનનો આશ્રય હોવું એને આપણે ત્યાં દ્રઢ આશ્રય અથવા ભગવદ આશ્રય કહેવામાં આવે છે એટલી વાત આ પેરેગ્રાફમાં એક્સપ્લેન કરવામાં આવી પુષ્ટિ માર્ગીય માટે વૈષ્ણવ માટે મહાપ્રભુજીના સેવક તરીકે આ બેઝિક રિક્વાયરમેન્ટ આપણે ત્યાં માંગવામાં આવી છે કે કેવલ અને કેવલ શ્રી કૃષ્ણમાં એટલો દ્રઢ વિશ્વાસ એ દ્રઢ આશય કે જે ક્યારે પણ ચલિત ન થાય એ આપણે ત્યાંની પુષ્ટિ ભક્તિ માર્ગની બેઝિકમાં બેઝિક રિક્વાયરમેન્ટ મહાપ્રભુજી માને છે તો આટલા ટોપિકને આજે આપણે જોયું આપણો ટાઈમ થઈ ગયું છે આમાં કોઈને ડાઉટ હોય તો નેક્સ્ટ ક્લાસમાં કહેજો આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે થોડું સમજવાની કોશિશ કરજો અને ન સમજાય તો પૂછતા રહેજો પોતપોતાની સમરી તમને જે સમજાયું હોય એ સમરી લખીને અને મને મોકલો હું જોઉં છું ને જે પણ ડાઉટ હોય આપણે નેક્સ્ટ ક્લાસમાં સોલ્વ કરશું ઠીક છે ફાઇન ચલો જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ સેટરડે મળીએ તમારી બધા પોતપોતાને મોકલી દો ન સમજાયું હોય ક્વેશ્ચન રેડી રાખો નેક્સ્ટ ક્લાસમાં આપણે એને સોલ્વ કરશું હા જય શ્રી કૃષ્ણ